યમરાજ નહીં નિયમરાજ કેટલાક યમરાજાથી ભડકી મરે છે તે લોકોએ યમરાજાને કેવા ચિતર્યા મોટા મોટા દાંતને શિંગડાવાળા અને ભેંસ ઉપર બેઠેલા તે ભડકી ના મરે તો શું થાય કૂતરું રડે તો કહે કે જમરા આવ્યા મુઆ જમરા નામનું કોઈ જનાવર જ નથી આ યમરાજ તે તો નિયમરાજ છે નિયમસર પદ્ધતિસરનું જ છે બધું તે નિયમ પ્રમાણે મૃત્યુ આવે છે હવે આ નિયમરાજ છે એવું અમે કહીએ તો પછી તમારે કશાથી ભડકવાનું રહે